અગુરુ લઘુ સ્વભાવ એટલે વધે નહીં ઘટે નહીં ઝાડો ના હોય પાત્રો ના હોય ઊંચો ના હોય નીચો ના હોય સમજ ને એ આ ગુરુ લઘુ સ્વભાવ કે આત્મા આ ગુરુ લઘુ સ્વભાવ અને આ બધું ક્રોધ મન વચન ગયા તો વધે ખરી ઘટે ખરી પછી ક્રોધ માન માં આવેલો વધે વધે ના ઘટે વધે ઘટે ના વધે ક્રોધ વધી જાય પાછો ઘટી જાય આત્મા તેવો એટલે તમે શું અમામ સમજદારીએ છે કે ક્રોધ માન માં આવેલો આત્મામાં છે જ નહીં એ જુદી વસ્તુ છે લોકો શું કે છે એ ઝરના છે એનામાં ઝરના એમાં ઘરના આવે એટલે આપણે ચીડાય કેમ ચીડાતું નથી ચેતનના નહીં જડના નહીં આ ગુણો ઉત્પન્ન થયા છે હાજરી કઈ કર્યા વગર બે જોડે ભેગા થયો કે ત્યારે હાજરીથી ઉત્પન્ન થયા છે આ બે ભેગા થયો એટલે હાજરીથી આ ગુણો ઉત્પન્ન થયા એને એને વ્યતિરેક ગુણો કે છે વ્યતિરેક સમજ ને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 સમજ પડી ગઈ એ તમને દાખલો આપું આપડે દરિયાને પૂછીએ કે તું વરાળ કેમ ઉત્પન્ન કરે છે ઉત્પન્ન થાય ને દ્વારા કરવાથી તારે શું કે દરિયા શું જવાબ આપે સૂર્યની ગરમી થાય છે શું કે છે અક્કલ સૂર્યની ગરમીથી શું કે છે સૂર્યની ગરમીથી પાણી ભેગું થવા દેવાનું સૂર્યની ગરમીથી થાય છે પાણી સૂર્ય ની ગરમી ભેગી થઈ માટે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 તીર્થંકરો વિજ્ઞાની કરતા આ જગતમાં હજુ એક સેન્ટ પણ સમજાયા નથી આ લોકો બધા આચાર્ય વાચાર્ય ભર્યા પણ એમાં સેન્ટ સમજાયા નથી અમને એવી તો અમને કલ્યાણ થઈ જાય તમે સમજાયું બે બે ની હાજરી ઉત્પન્ન થનાર ગુણ એવી રીતે આ જગત બે ની હાજરી ઉત્પન્ન થનાર ગુણ ભગવાન ની ઈચ્છા થઈ જગત રચવાની આવું લખ્યું નહીં પુસ્તકમાં શું લખ્યું તમારા ઈચ્છા થાય એ તો ભિખારો હોય જેને ઈચ્છા થાય એ ભગવાન કહેવાય કેમ ભિખારો કહેવાય ના કહેવાય ઈચ્છા થાય તો ભિખારો કહેવાય એવું નથી વૈજ્ઞાનિક બોલેલું છે બોલો સમજે ના પડે એટલે થોડા થોડું કરી દે આપી દઉં પછી પાછું એક આમ બહુ શ્યામ હું એકલો જુના બહુ થઈ જઉં છું શું એવું બધું છે વિજ્ઞાન થી થયેલું જગત અને વિજ્ઞાન લઈએ તો હોતો જડે નહીં તો હોતો જડે એવો નથી આ કેવલ જ્ઞાન નો સોદો જડે એવો નથી અને ચેતન બે ભેગું થયું એટલે બીજા આ ગુણો ઉત્પન્ન થયા શું થયું એ અમે છૂટું પાડી આવીએ પછી એ ગુણો ધીમે ધીમે ઉડી જાય તમને માન્યા મારે હું શું મારું છે ત્યાંથી એક ગુણો કરો એક્ઝેક્ટ કામ કરવા મળ્યા શું કરું અને તમે તમારે મારું ના હું ના એ છૂટા પડી મોક્ષે જવું છે કે અહીં રહેવું છે કોઈ મને હાથે હતું તો એના વિના શાંતિ મળવાની છે તો ના જવું શાંતિ મળવાની છે જો એના વિના શાંતિ મળવાની છે તો ના જો શાંતિ ક્યારે મળે કોઈ પણ માણસ ડિપેન્ડન્ટ હોય એ સુખી હોય ખરો ના હે ના આ બધું જગત ડિપેન્ડન્ટ અવલંબન વગર જીવે જ નહીં જીવી ના શકે તમે સમજાય ને મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ આ હું ઇન્ડિપેન્ડન્ટ છું તે કોઈ નહીં કશું પણ કરે ભગવાને ઉપરી નહીં ઇન્ડિપેન્ડન્ટ તમને સમજાયું એ દીધું એવું કે ઇન્ડિપેન્ડન્ટ થાવ આમ ડિપેન્ડન્ટ ક્યાં સુધી રહેશો ડોલર ના આધારે હું જીવું છું વાઇફ ના આધારે જીવું છું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 અંદાજ ભગવાને ભેદ પાડ્યો ભગવાન ને પૂછ્યું ભગવાન કેટલા પ્રકારના જીવ કે છે બે પ્રકારના જીવ એક સંસારી અને એક સિદ્ધ શું કે છે સંપૂર્ણ ઇન્ડિપેન્ડન્ટ છે તે સિદ્ધ ગુણો અને એક જે ડિપેન્ડન્ટ છે એ બધા સંસારી શું કે છે તમે નથી આ લાગતો થોડો ઉતરે છે હા થોડો ઉતરે છે દાદા થોડો ઉતરે છે થોડું ઉતરે છે શું થોડું થોડું સમજાય છે કેમ આખું નહીં સમજાય કે માં જે તમે કહો છો એ ઘણી વખત આમ કેશો સરળ લાગતું નથી અથવા સ્વાભાવિક લાગતું નથી એમ બિન સ્વાભાવિક લાગે છે એટલે કેટલું ક્રમે પહોંચો તે સ્વાભાવિક લાગતું નથી બિન સ્વાભાવિક લાગે છે કેટલું પહોંચો એ બધું આમાં અમુક અમુક છે સ્વાભાવિક નથી લાગતું અસ્વાભાવિક લાગે છે દાખલા તરીકે તમે એમ કહો કે સાધુ મહાત્માઓ પણ સંસારી કહેવાય સાધુ મહાત્માઓ પણ સંસારી કહેવાય એ ત્યાગી કહેવાય ગરતી ના કહેવાય સમજ ને તમે સાગર કહેવાય અણગાર કહેવાય એ સંસારી નથી એવું કોઈ કહેવાય જ ને સંસારી ડિપેન્ડન્ટ માત્ર સંસારી કઈ માં આટલો ડિપેન્ડન્ટ હોય કે આટલો ડિપેન્ડ હોય શું બરોબર એ નામ જોયું તમને સમજો એ ત્યાગી કહેવાય અણગારી કહેવાય તમે સાગાર કહેવાઓ તો તમે સમજાયું એટલે સાધુ લોકો પોતાની મહત્વ વધારવા ઠોકી બેહાડેલું કે તમે સંસારી ને અમે નહીં તમે કોણ ઠંડા થઈ જતા હવાનું પણ દોઢ ડ્રમ કરો છો તે છતાં એ સાધુ છે આટલું તમને સમજ પડે એટલે અમે વિનય રાખવો જોઈએ શું કહ્યું બાકી એ કે અમે સંસારી નથી એ તો માન્યા કે નહીં ડિપેન્ડન્ટ માત્ર સંસારી શું કહ્યું દુકાનદાર ખરા ને એ ને આપડે કહે કે તમે કહો છો આ તમને ગમતી નથી તમારી સાચી વાત નથી તો બાપજી શું છે અનુભવ નથી એટલે શું કહું એનો અનુભવ નથી એટલે શું કહું ફેન મળે ખરેખર એમાંથી ફેન ના મારી શકાય ને ગુસ્સો ન થવાય ને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 પછી મસાલો માગે અથાણું માગે છે તું હોટલ માં છે તો આ જીભના ચમકારે નહીં બધા લોકો ના તો એને ના વધે બિચારે એને કોણ આપનાર એટલે હાલજે રે શું કહ્યું એને હોટલ જાય નહીં હોટલ બજાર માં હારે લોકો એટલે કોઈ જાય માગી લાવે થોડું શું પણ તમે તો હોટલ બજાર લહેર કરો છો ચટણી બટની હાથે અમને કહ્યું જેવો જેવો વખત ને એ ખબર એમનો દોષ નથી કોઈને એમને જ્ઞાન રહ્યું નથી એટલે શું થાય તો પછી દાદા બીજી વસ્તુ એવી સમજાય પડું સમજાય ઉતરે છે ઉતરા છે નવરાજ નથી એટલે ઝાપડતો નથી ઝાપટું વેલું ઉતરી જાય પણ ઝાપડતો નથી કારણ નવરાજ નથી ઝાપટું એટલે શું તમે સમજ્યા એક કોટ કોટ ઘણા વખત નો પડેલો હોય એમની બાજુ અને ગરમ કોટ તમે ધૂળ પર પેટા કરતા બે અને પછી જે આવે છે આવો આવો પ્રવીણભાઈ આવો તમે આમ કર્યા કર્યા આમ તો કઈ ખંખેરાતું છે જતી છે તું ના જાય રહેલો એની મારે શું તારે ત્યાં બધા ધૂળ કાઢી નાખું છું તારે નીકળી જાય પછી કોટ તરત થઈ જાય પણ અત્યારે નવરાશ નથી અને તમને કાલે કહી દીધું હવે અત્યારે કહેવાય નહીં અમે કહીએ ત્યારે તમારું નીકળી જાય બધો સામાન બધો અમને હમણાં રાગવેશ ના હોય કેવું તમારું ક્યાં હિટ થાય એ અમારું હિસાબ હોય સમજો ને એટલે ખંખેરવાનું ગુરુ ભાઈ મારે આવ્યું છે ઋષભ દેદા વખતથી દૂર પડી છે ત્યાં ખંખેરવાની કારદારી પૂજો વાળાને મારી ભાગે જો થોડો મદદ કરવા લાગો તો સારું હોય જ્ઞાન લઈ નહીં તો આ બધા મદદ કરે છે બધા પાણી પાણી લાય પીવાનું હસમુખભાઈ કોણ છે લેખ વિધિ ના છઠ્ઠી જે કરીએ કર્મ લખી જાય રે લેખ વિધિ ને દાદા થી બદલી જણાય રે સ્વયં શુદ્ધિ આંખથી આંસુ ટપ ટપ જાય રે સમજાવો સમજાવો દાદા સાદા રીત બદલી જણાય ને તે એ દાદા એવું કરતા નથી દાદા નિમિત્ત છે શું છે નિમિત્ત તરીકે એમના હોય તો આપણું કાર્ય થાય નહીં ના થાય સમજો ને એટલે અમારી કરતા પણ નથી કરતા પણ ઉધાર ભોગતા બંધન આવે આ જગતમાં કોઈ કરતા છે જ નહીં નિમિત્ત કરતા કેવું છે એટલે સંયમ સુધી આગળ આગળ પછી મનમાં થાય હો દાદા એ કેવું આપણે કઈ હતા અને કઈ બેહાડ્યા તમે જે અત્યારે ને તે કઈ જગ્યાએ બેહાડી ત્યાં તમને વાંકામાંથી વાંધો આવશે કર્યું સુરેશ પટેલ હા આપણે સમજાવ્યું કે હાથી કુતરા વગેરે પ્રાણીઓ પોતાની જાતથી અભાન છે તો હાથી કુતરા પોતાના બચ્ચાની છે ક્રિયા પક્ષીઓની ઉડવાની જાણ માળું વધારું જ્ઞાન પછી પક્ષી પોતાની જીવન ક્રિયા કરે એમાં કોઈ જાતનું ભાન ખરું કે કોઈ દૈવી શીખણી કોઈની પ્રેરણા નહીં સ્વાભાવિક સ્વાભાવિક ક્રિયા છે સહજ ક્રિયા મૈથી દોરવની અંદર આપે અને કર્યા કરે બહુ સુંદર માળો બાંધે મનુષ્ય ના કરી શકે એવો માળો બાંધે પણ બધી સ્વાભાવિક ક્રિયા છે પણ એમાં ફેરફાર ના હોય પછી ફેરફાર કરે એ બુદ્ધિ વાળા સમજો ને આ તો એક જ દાદા બંગલા જાય અને પેલી જે માળો બાંધે ને તે બધી એક જ પ્રકારની માળા સભાણી એટલે નવી શક્તા તો એવું હોય ને દૈવી કામ ના કરે હા પણ ખબર ના હોય તો પ્રેમ બોલાય જ નહીં કે આપડે આ જે પ્રેમ કરે છે એવું બોલાય જ નહીં એમ ડેફિનેશન જાણ્યા પછી બોલાય આપડા લોકો છે ને મારી બહુ પ્રેમ છે નીકળે અને મારી પર બહુ પ્રેમ છે તો પ્રેમ ની વ્યાખ્યા જાણ્યા પછી પ્રેમ હોય આપણે જાણતા ના હોય પ્રેમ પ્રેમ કર્યા કરીએ તો ગાયો બચો ને પ્રેમ તો હોય છે ને નથી હોતો એટલે પ્રેમ ની વ્યાખ્યા શું છે ડેફિનેશન ઓફ પ્રેમ સમજાવવાનું કે છે એમ એમ કોઈ જગ્યાએ જોઈ લો મમ્મી પપ્પા નો જોઈ લો મમ્મી પપ્પા એને આપેલો પ્રેમ હા <laughs> જરા ગેરસમજ થાય મમ્મી અને પપ્પા ની વચ્ચે નો પ્રેમ એના માટે નો પ્રેમ પ્રેમ ની વ્યાખ્યા શું કેવાય કે જે વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કેવાય ઇન્ક્રીઝ ના થાય ડિક્રીઝ ના થાય ફાધર મધર જોડે તારી પર પ્રેમ રાખતા હોય તારે લાગે કે પ્રેમ રાખે છે પછી તારી ભૂલ થઈ જાય તો પ્રેમ વધે નહીં ઘટે નહીં એવો એવો રહે તો જાણવું કે આ પ્રેમ છે બરાબર ને અને આપણે ઊંધું બોલીએ અને પ્રેમ જતો રહે તો જાણવું કે આ પ્રેમ નથી વધે નહીં ઘટે નહીં એનું નામ પ્રેમ કહેવાય અને વધે ઘટે એનું નામ આસક્તિ કહેવાય શું કહેવાય હા આસક્તિ થી દુઃખ છે અને પ્રેમ થી સુખ છે પ્રેમ હંમેશા પવિત્ર જ રહે આ પ્રેમ અમારે એકલાનો હોય તે તમને પ્રેમ મળે તેના આધારે તમને શાંતિ રહે અમારા પ્રેમ કાર્ડમાં આગળ અમારી માં ભૂલચું કરો અવરું કરો પ્રેમ ઘટે નહીં સમજ ને અને ફુલાદ કે ડોલર આપો તો પ્રેમ વધી ના જાય મારો એનું નામ પ્રેમ કહેવાય એટલે પ્રેમની વ્યાખ્યા સમજીને બહાર છે તે આ પ્રેમનો અર્થ કરજો બધું બધા આસક્તિ છે આ જે વિનાશી વિનાશ કરે સમજવાની જરૂર હતી કે એમ પ્રેમ ની વ્યાખ્યા જરૂર સમજવાની જરૂર હતી આ જમીના હતા સારું પડે હતા આ ઉપાધિ પછી સમજણ ના હતો પ્રેમ પ્રેમ કઈ ચાલ્યા પ્રેમ વધઘટ થાય પ્રેમ જ કેમ કહેવાય પ્રેમ તો એનું નામ કહેવાય વધે નહીં ઘટે વહેલા એવું બધું વહેલા હા પણ હજુ એક જ દાવો જોયો છે ને જયારે શરૂ થાય પ્રેમ થાય ત્યારે વધે નહીં પ્રેમ પ્રેમ જયારે શરૂ થાય ત્યારે વધે વધે વધે આ અરે વધે ઘટી જતા વાય ના લાગે તો કે કઈ રીતે ખબર પડે કે પ્રેમ છે હે પ્રેમ છે કેવી રીતે ખબર પડે કેવી રીતે હોય થાય કઈ ઘડી પહેલી મુવમેન્ટ વધે નહીં ઘટે નહીં એટલે આપણે કોઈને કહ્યું હોય કોઈ ફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ ને કે હું તને અમુક હેલ્પ કરીશ અને પછી આપણાથી હેલ્પ ના થયું તો એનો પ્રેમ ઉતરે નહીં તો આપણે જાણ કરશું આનો કંઈક છે આપડે હેલ્પ ના થાય એટલે પેલો ત્યાં ઉડી જાય તને સમજાય છે પ્રેમ વધે ખોટું કેવાય પ્રેમ વધે જ નહીં પ્રેમ હંમેશા વધે નહીં પ્રેમ વધે નહીં ઘટે નહીં જે વધે એ ઘટી જાય જે વધે નહીં એ ઘટી જાય છે આ દરિયા વધે છે આ દરિયો વધે છે બધા ઘટી જાય પછી વધે પછી વધી જાય એટલે પ્રેમ સાચો કરજો ભાઈ નહી તો આ નભાઈ લેવાના પ્રેમ ને શું કરવાના હવે દાદા નો પ્રેમ બરોબર થઈ ગયો છે ને છોકરાઓ દાદા નો પ્રેમ થયો છે હવે દાદા થાય પણ દાદા દાદા પહેર્યું છે પોતે દાદા પણ જેને બધા સાડી પહેરીને પેલા પાટલું માં બધા કાલે પછી પાટલું ના પહેરેલી ને તો સાડી સાડી પહેરીને આવ્યા છે બધા આજે સાડી પહેરે વાંધો નથી પણ એટલી એટલી એનામાં ઉત્પન્ન થયું ને વિનય એમને થવું જોઈએ એનું મનનું સમાધાન ના રે માણસથી થાય છે કરે મા બાપ થી વધારે પડતું બોલાય નહી અને મા બાપ બોલે બેન ને બેનને શંકાઈને જોયા કરે કે શું માટે કહેતા છે આવું એટલે આ મુશ્કેલી ઉભી થાય છે બધી બહુ મુશ્કેલી ઉભી થઈ જાય તમે લોસ એન્જલ્સમાં જતે બધી પચીસ ત્રીસ ચાર જણને બિહારી અને એમને બિચાર ડ્રોઈંગ પર કાઢી આપી શાંતિ થઈ અને આ લોકોને પકડાયા પછી છોડતી નથી એમને પકડાઈ ગઈ છે નહીં સમજો બેસી ગઈ છે Any questions? સંસારની કલમો ગમે એટલી ભાગે સંસારને બધા આવા આવી જે આપેલા વચન સ્વામી એ ગમે એટલા તોડે પણ છતાં સિંચાઈ જાય નહીં સિંચાઈ જાય નહીં વર્તનમાં રહી પણ આંખમાં પણ ના જઈ જોઈએ શું કહ્યું તારે જાણું કઈ પ્રેમ છે માટે પ્રેમ ફળ જો આ પ્રેમ માનશો નહીં આ બહાર જે ચાલુ છે એ બધા પ્રેમ આસક્તિ છે શું છે એ વિનાશ મેળવશે છતાં છૂટકો નથી એના માટે હું તમને બતાવીશ રસ્તો બતાવીશ શું કહ્યું છૂટકો નથી આસક્તિ બધા વગેરે છૂટકો જ નથી હા પણ છૂટકો જ નથી થાય પહેલા પહેરેલા ગણે કે આ બધા ફસાયા ઉડતા ના પહેરેલા ગણે કે આ લોકો ફાઈ ગયા આ બેનો વચ્ચેનો ગાળો કોણ કરી આવે અને પહેલા વખત ચાલે એવી નથી જગત શા માટે પહેલી દુઃખી થવાનું કારણ કે દુઃખી નહીં લેતા એક્સપિરિયન્સ લે છે શું લે છે સંસાર સાચો છે ખોટો છે સુખ છે કે નથી એ હિસાબ કાઢવા માટે સંસાર છે તમે કાઢ્યો પડો હિસાબ ચોપડીમાં એ કાઢવા માટે મેં હિસાબ જ કાર્ય કર્યો મને સમજાયું કે બધા ખાતા ખોટ ના છે શું છે વેપાર આવડો આવડો પકડ્યો છે આપણે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ થયું તમે બધા તમને ડોક્ટર તમને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો ને એટલે તમે ઇન્ડિપેન્ડન્ટની નજીક આવી ગયા પણ તમારે ડિપેન્ડન્ટ પણ સારું રહ્યું ત્યાં કે હું શુદ્ધાત્મા છું તે શબ્દનું ઇન્ડિપેન્ડન્ટ રહ્યું સમજો ને શબ્દ શબ્દનું ડિપેન્ડમેન્ટ ના પણ સમજો ને અમે મૂળ સ્વરૂપ ને ઓળખીએ મૂળ સ્વરૂપમાં રહીએ તમારો શબ્દ શબ્દ આધાર રહ્યો શું રહ્યું બીજું પૂજ્ય હા બધું આમાં માયા પ્રેમ પ્રેમ તો મીઠો રાગ જેવો લાગે ડોક્ટર પૂછે છે કે શબ્દ નો આધાર છોડવા માટે શું કરવું શબ્દ નો આધાર નહીં છોડવાનો એ તો શબ્દ નો આધાર ક્યારે આ બાયુ પતિ પતી છે ને ત્યાં શબ્દ છૂટતો જશે આ ફાઇલો શોધવાની જરૂર છે નિકાલ તો કરવા પડશે ને કેટલી બધી ફાઇલો ડાક્ટર થઈને કેટલી બધી ફાઇલો એ ફાઇલો બધા નિકાલ કરી ના ખબર નિકાલ થઈ ગયા પછી એ ફાઇલ ભરી બધી કોઈ કારણ નથી દવા નિકાલ થાય છે ક્યારેક ધીમે ધીમે પણ થાય છે થોડુંક વહેલું થોડુંક ફાસ્ટ ત્યારે થોડું ધીમું ચાલે છે પછી તો બધું નિકાલ થઈ જવાનો સમજણમાં જે દ્રષ્ટિ ભૌતિકમાં હતી જે દ્રષ્ટિ તે આત્મામાં દ્રષ્ટિ પડી એટલે કામ થવા મળ્યું એની મેરેજ કામ થયા કરે તમે આવો આવો ડોક્ટર ના ખાસ ફ્રેન્ડ છે ડોક્ટર ના ખાસ મિત્ર છે એટલે માર્કેટમાં જુઓ નથી ચાખ્યું નથી આ ફળ જયારે ચાકો અને જુઓ ત્યારે તમને ક્યાંક જાય બી છે આ ફળ તો આ માર્કેટ મટીરિયલ નહીં માર્કેટમાં મળે એ ચીજ તમે બોલે ને એટલે આ અલૌકિક છે વસ્તુ એટલે જે વાત પૂછે પૂછો બધે ખુલાસા થાય અને હું પુસ્તક ના શબ્દ કહેતા નથી હું તો જોઈ કઉ છું ચાલો વાત કરો આ પ્રશ્ન એમનો છે પેલા દિનેશભાઈ નો પેલા સવારે નીલાબેન નહોતા સવારે પેલા નીલાબેન આવેલા બધા દુઃખો બહુ છે એમના ફેમિલીની જે વાત થતી હતી આપણે ઇન્ડિયા જવાની બહુ ઈચ્છા ભાઈ છે કે હવે અહીંયા અમેરિકામાં આવ્યા છીએ પણ પાછું ઇન્ડિયા જવાની બહુ ઈચ્છા કેમ થાય છે જ ઈચ્છા થાય ઈચ્છા બહુ થાય તો ત્યાં જવું પડશે જો ઈચ્છા ના થાય તો જવું પડે થાય છે ખરી એ ઈચ્છા તો ઉચકી લઈ જશે તાર જાત ખરેખર ઈચ્છા છે તારી કે નથી તો પછી વાંધો શું છે આપણી ઈચ્છા છે ને એ પ્રમાણે થતું હોય વાંધો છે બધી જગ્યા સરખી કેમ ના લાગે એક જગ્યા ઉપર આપણને આસક્તિ લાગે ને એક જગ્યા ઉપર ના લાગે એવું કેમ થાય સરખી એટલે જેવું ઇન્ડિયામાં લાગે એવું અહિયાં લાગવું જોઈએ પણ એવું કેમ નથી લાગતું શું લાગે જગત બધું ભગવાન છે

પણ જોતા ના આવડે ત્યાં દોષિત છે આ દોષિત છે આ દોષિત જોતા ના આવડે એટલે જતા ત્યાં જોતા શીખવું જોઈએ ના શીખવું નથી સમજાય વાત મારી તમને કઈ જગ્યા મોટી લાગે છે કઈ જગ્યા નાની લાગે છે અમેરિકા તો મોટો લાગ્યો ને એટલે અહીંયા અમેરિકા મોટો લાગ્યો એટલે તો અહીંયા આવ્યા અમેરિકા મોટો લાગ્યો એટલે તો અહીંયા આવ્યા એટલે આમ એની બાઉન્ડ્રી તરીકે મોટો લાગ્યો ભૌતિક રીતે બાઉન્ડ્રી ભૌતિક રીતે બાઉન્ડ્રી રીતે બધી રીતે હા પણ બાઉન્ડ્રી તરીકે મોટો છે ને પછી વાંધો છે પણ સાચી થાય સારું છે સારું પાછા જશો તમે પાછા જશો તમારી ઈચ્છા છે ને અહીં ઈચ્છા નથી આ કોઈ પકડી રહ્યું તમારી ઈચ્છા ગણવા ઈચ્છા ગણ પાછું જવાનું

એટલે હજુ છે કાર્ડ નહીં મળ્યું હોય છે તો ભાઈ શાના ગમતું નથી ત્યાં ઇન્ડિયા બહુ ગમે અહીંયા આવે છે પણ બધું ઇન્ડિયાનું જ કરીએ છીએ દાદા એમ કે છે કે અમે અહીંયા આવ્યા છીએ પણ બધું ઇન્ડિયાનું જ અમે કરકર કરીએ છીએ અને અહીંયા ગમતું નથી બહુ એમ અહીંયા ગમતું નથી એવું છે ને ધંધા કરવાની ઈચ્છા નહીં ભાઈ એ ઈચ્છા કરવા ધંધો કરે એટલે ગમશે ધંધો શરૂ કરે ને પછી ગમશે અત્યારે કશું કરતા નથી શું કરો છો મેનેજર છું એક કંપની એક કંપનીમાં મેનેજર છે મેનેજર તરીકે પણ એક ધંધો શરૂ કરજો ને એટલે તમે બહુ ખૂબ ગમશે ઇન્ડિયા જશે ત્યાં ફરી પાછા આવશે પંદર મહિના માટે જઈને એટલે તમે એક ધંધો શરૂ કરજો વધારે મોહ જાળમાં નહીં ફસાઈએ ગમવું એ જ મોહ છે મોહ હોય તો જ ગમે ઇન્ડિયા પર મોહ બધા ગમે છે મોહ છે તો આગળ કાકા ગોળો ગોદો કે છે હા અક્કલ વગર ના થતો એટલે તો અહીં કોઈ નહીં છે હા એની વૈરાગ લાવવાની જરૂર હોય પછી વાઇફ ને બોલવું જ ના જોઈએ વાઇફ જે બોલે ને સમજી જવું મારા વૈરાગ માટે બોલે તુલસીદાસ ની જેમ તુલસીદાસ ની વૈરાગ લાવવા હોય તો પછી અવરા બોલે ત્યારે આપણે ગણું વન્સ મોર કેવું સંસારમાં ભક્તિ રહીને ભક્તિ કરવી સંસારમાં રહીને સંસારની બહાર જવાય એવું જ નથી કોઈ માણસ ગયેલો નહીં ને સંસારની બહાર કોઈ ગઈ શકે નહી તમારી ડેફિનેશન ત્યાગી ના થવું એમ સંસાર ત્યાગી ના થવું ત્યાગી ના થવું એમ ગ્રહસ્થી જ રહું ત્યાગી ના થવું જ્યાં જ્યાં સુધી મન છે ત્યાં સુધી સંસારી છે શું છે એ પછી ત્યાગી હોય કે ગ્રહસ્થી હોય એટલે એક ત્યાગ લીધો તમને હમદાબાદ દાખલો ચાર લીટર શું કર્યું ઘરમાં ભાઈ છોડી અને એક ને છોડી બાવન દેવી ત્રણેય બળી આ ત્રણ જણને બળી ના કહેતી ધક્કા મારીને જતો રહ્યો મારે કે મારે ત્યાગ લઈને મોક્ષે જવું કે ત્યાંથી ગયો હિમાલયમાં જઈને બેઠો હિમાલય બેઠો એક ઝૂંપડી ને પછી આમ કોઈ શીખવાડેલું છે ધ્યાન દાન કરવા માંડ્યો પછી ત્યાં બીજી ઝૂંપડી પર ગયો તો એમને ગુલાબ ગુલાબનો છોડ ને તુલસી જોયા એટલે પેલા કહે છે મને એક તુલસીનો છોડ આવ્યો જ નહીં ગુલાબનો છોડ ત્યારે એ લાગે તું ગુલાબને તુલસીનો છોડ દો ત્યાં તમે સમજો ને એટલે પછી કોઈ મોટા સંત હતા ને તે કે છે આમાં ત્રણ ઘેર એ ઘંટ છોડીને બધા એ ઘંટ રહ્યા તુલસી છે ગુલાબ છે મમતા એની જ વધારે ને ખબર ને હવે તુલસી ને આવડી મોટી થઈ હું કાપી ગયા એટલે પછી આને વિચાર આવ્યો કે હવે શું થાય એટલે કોકાએ સલાહ આપી કોઈ શહેરમાંથી જેથી ઉંદરે કાપી જાય તું બિલાડી રાખે એટલે પછી તારે ઉંદરા નહીં આવે એટલે સંસાર વધારે ઉડતો ત્યાંના ત્યાગી હતો મન મન મન મન મળે મન મન મન મન પાણી લેવું એના કરતા બહારથી પાણી લાવી ને મનમાં પહેરે ના પહેરે ખબર નહીં ત્યાં હા એવું છે હા કોઈ ત્યાગી હોય ત્યારે ક્યારે ક્યારે સંસારી નથી એવું એનું મન ના હોય મન ડિસ્ચાર્જ થઈ ગયું હોય ત્યારે એક આઉન્સ ઉપર હોય જે કોઈ સમજો ને ચાર સાત દાદા પૂછે છે કે ઇન્ડિયા ઇન્ડિયાની ભૂમિમાં દાદા એવું તો શું છે કે વારંવાર ત્યાં જવાનું મન થાય છે માતૃભૂમિ છે ને એટલે અત્યારે થાય ને માતૃ દાદા અહીંયા કઈ રીતે આવી ગયા અમે એવા તો કયા પાપ કર્યા તો તમે અમેરિકા આવી ગયા ના ના પાપ છે કર્યા તો તો હોત તો મગફળી ના તેલ કહીને દમ નીકળી જાય ને ઘી તો જોવાનું ના મળે તો ઘી ખાવતો અને લેર કરો તો એનું ચિકન ખાઈને તો તો ચિકન એવો જોવામાં નથી આવતો ચોથી દેશમાં કહે કહી શકાય હા અહીં ખાવ છે દિવસ મજા કરો ભલે મોઘું છે પણ ખાવ છે પૂંજારી છો અહીંયા આવ્યા બધું મને પણ તમે નથી મળતા ને દાદા મળ્યા તમારું પછી ભલે ચાર મહિના રહે મુંબઈ માં રહું છું તારે દેશ માં રહું છું ભાઈ મુંબઈ વાળાને એક મહિનો દોઢ મહિનો જ મળે બાર મહિનામાં અમદાવાદ વાળાને મળે વડોદરા વાળા નું મળે સુરત વાળાને મળે દરેક શહેર નું મળે ને એવું અંદર ચાર મહિના મળે છે ને સાડા ત્રણ મહિના મળે ઓછું ગયા સાડા ત્રણ મહિના રામભાઈ રામભાઈ રામભાઈ વાણિયા પટેલ ગઢવી ગઢવી ગઢવી ગઢવી ખરીદ જ હું તો પહેલેથી પંદર વીસ વર્ષથી હું બિઝનેસ મુંબઈમાં કરવા ચાલી વર્ષથી લગભગ ત્યાંથી કોઈ ઘડવી મળે તો એને કહી દઉં એટલે જરા દેશ મને દુઃખો બુખો મળાવી જા એમ દસની નોટ એને આપી દઉં એક દુઃખો ભાઈ આજે કરવું પડશે શું કે છે એ દાદા બહુ સરસ દોવા બોલે છે અહીંયા એ ગાય છે સરસ એટલે આજે કે છે મારે કરવો પડશે કે છે મને બહુ મને બહુ ગમે ગરીબ નો દુહો બધા કે છે દાદા આજે દસ ડોલર ગયા કે છે ચાલો બોલો આપડે બોલો જય સચિદાનંદ la Solera? બધું આપણા દેશના લોકો કયા આટલી બધી કિંમત છે શું કે છે આમ રખડેલા જન્મે ને એવું કરશે કે છે કોણ ત્યાં હતા કોણ શું સુરવીર શું કામ લાગે ટકા આખા હોય લોકો સૂર્ય છૂપો રહે નહીં ઉઘાડો પડી જાય કોણ દાતા કોણ સુર કોણ તો દાનેશ્વરી પાકજી કોણ તો ભક્ત પાકજી નહીં તો મત ગુમાવી નૂર કે છે નૂર ગુમાવી ખરું કે છે પછી બીજું અનેક મતિયાને પણ તો ભવના એકબીજાને રાખું કરો એવા માણસો હોય કે એને તમે ખૂબ રાખો ખૂબ રાખો પણ એકાદ દિવસ જો ના રાખો તો બધું ભૂલી જાય કમતિયા હોય કમતિયા હા ત્યારે આપણે કુમતી વાળા કુમતી હા એને તો બિચારા એને કહ્યું